અસંસારી કોણ કેટલાક સાધુઓ ગૃહસ્થીઓને સંસારી છો સંસારી છો એમ કહીને તિરસ્કાર કરે પણ હે સાધુઓ તમે પણ સંસારી છો તમને અસંસારી કોણે કહ્યા તમે ત્યાગી ખરા એને માટે આપણે કંઈ ના કહીએ છીએ એમણે સ્ત્રી ત્યાગી છે કપડાં બપડાં વેશ ત્યાગ્યો છે એ બધું જાણીએ ખરા પણ મહારાજ સંસારી તો ખરા જ ને ભગવાને જીવ રાશિના બે ભાગ પાડ્યા એક સંસારી અને બીજા સિદ્ધ સિદ્ધ સિવાય બીજા બધા સંસારી એમાંથી ભગવાને કહ્યું કે કારણ સિદ્ધ થયેલા હોય એટલાને અમે એક્સેપ્ટ કરીએ છીએ ને એમને અસંસારી કહીએ છીએ હે ભગવાન પેલા ઉપર ગયા તે અસંસારી અને અહીં આગળ મનુષ્યોમાં પણ હોય છે તે અસંસારી તો એ કહે હા જે કારણ સિદ્ધ છે તેમને અમે આ પદ આપીએ છીએ ત્યારે તમે કહો કે હે ભગવાન કારણ સિદ્ધવાળાને આ પદ આપો છો તો બીજાઓએ શો ગુનો કર્યો ત્યારે એ સમજ પાડે છે કે કારણ સિદ્ધ એટલે તો એ સિદ્ધ થવાના છે થોડાક જ વખતમાં માટે એમને અત્યારથી જ આ સીટનું રેઝર્વેશન આપી દઈએ છીએ ભગવાન આ બધામાં ભેદ કેમ પાડ્યો ત્યારે ભગવાન કહે ભેદમાં તો એને અંદર ભેદ વર્તે છે માટે કારણ સિદ્ધને ભેદ ના વર્તે કારણ સિદ્ધને તો અંદર મોક્ષ જ વર્તે છે માટે જેને મોક્ષ વર્તે તેને સંસારી કેમ કહેવાય ભગવાન મહાવીર નાની ઉંમરમાં પણ બહુ ડાયા હતા બોતેર વર્ષે ગયા પણ બહુ ડાયા હતા કેવા ડાયા હતા ત્રીસ વર્ષે તો ભગવાનનું ડાપણ આપણને આનંદ પમાડે તેવું હતું જ્યારે ઘર છોડીને નીકળ્યા છોડ્યું નહોતું એમણે એ તો સંયોગી પુરાવા હતા જેમ હું સાંતાક્રુઝથી અહીં દાદર આવ્યો તે એમાં મેં કંઈ સાંતાક્રુઝ છોડી દીધું નહીં એવું એ તો સંયોગી પુરાવા હતા મહી વ્યવસ્થિત દોરાવે છે તેમ દોરવાય છે એમને પોતાને કશું કરવાનું રહ્યું નથી કરવાપણું રહ્યું નથી જેને કરવાપણું રહ્યું નથી તેને ભોગવવાપણું ના રહ્યું કરવાપણું જેને બાકી ના રહે એને ભોગવવાપણું એ ના રહે ભગવાને કહ્યું તે આ મહારાજોએ પકડી લીધું કે અમે જૈનના સાધુ છીએ ને ભગવાને કારણ સિદ્ધ કોને કોને કહ્યા સાધુને ઉપાધ્યાયને આચાર્યને અને તીર્થંકર ભગવાનોને આ ચારને કારણ સિદ્ધ કયા એ સંસારી દેખાય છે ખરા દેખાવમાં સંસારી જેવા છે પણ ભોગવટામાં ફેર છે આ ચાર સિદ્ધપણાના સુખ ભોગવે છે ને તમે સંસારીપણાના સુખ દુઃખ વેદો છો આ આચાર્ય મહારાજો બધા કહે અમે સંસારી ના કહેવાઈએ મહારાજ શા આધારે સંસારી ના કહેવા અમને પુરાવો દેખાડો તો અમને કબૂલ છે કસોટીમાં જો સોનું ઉતરે પચ્ચીસ ટકા સોનું ઉતરે તો પણ અમે સો ટકા સોનું માનીશું પછી અમે એમ કેટલી છૂટ આપીએ પચ્ચીસ ટકાના નવ્વાણું ટકા માનીએ ત્યાં સુધી ચલાવી લેવાય પણ પછી અમે સમજણ પાડીએ તો એ જ કહેશે કે અમે કારણ સિદ્ધ ના કહેવાઈએ તમે સિદ્ધને ભોગવો છો ક્યાં કશાય તો ઊભા રહેલા છે પૂછો કે મહારાજ તમારામાં કશાય ખરા ને તો કહેશે હા કશાય તો ખરા જ ને ત્યારે આપણે કહીએ કે તો મહારાજ કારણ સિદ્ધ તમે નહીં ત્યારે મહારાજ જ કહેશે ના અમે સંસારી સંપૂર્ણ સંસારી આપણે બધાને પૂછીએ તો બધા કહે કે ના કહે કહે જ ને ના કહે તો આપણે સળી કરીએ તો તરત જ ખબર પડે પણ સળી કરતાં પહેલાં ચીડાતા હોય વાત કરતાં ચીડાતા હોય કારણ કે રઘવાટિયા માણસ તો વાત કરતાં કરતાં પણ ચીડાઈ જાય